ઘણે સારી રીતે પોતાનું દેખાડવું એ અભિમાન તથા પ્રકારે અનંતાનો નથી ક્રોધ માન માયા લોભ મોડા પડવાનો પ્રકાશ બંધ નહીં પાંચસો બાવીસ નંબર પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંત ક્રોધ માન માયા લોભ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાગી દુરાગ્રહતા દુરાગ્રહતાની ભાવ મોડા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે વિકથાની ભાવમાં નિરસપણું લાગે છે નિરસ લાગે નિરસ લાગે જુગુપ્સા ઉત્પન્ન થાય છે જીવને અનિત્યાદી ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય પૂર્વા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદીને વિશે અનિત્યાદી ભાવ દ્રઢ કરે છે અર્થાત સત્પુરુષ મળે આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી તથાપી સત્પુરુષને વિશે તેના વચનને વિશે અને <clears throat> તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાષ્યું છે એમ પણ કહેવું કઠણ છે આ દાદા પહેલા વાંચેલું તે વખતે આ મેળવી જોવાનું તો કોઈ દ્રષ્ટિ જ નથી કે આવું કંઈક થયું વાંચતા હતા જ હવે અત્યારે દાદા આપણી પાસે આવ્યા પછી એમ લાગે છે કે વર્ણન અમારું ચાલે છે પણ દાદા શું કરીએ પછી શું કરીએ જ્ઞાની પુરુષ નો અંતરાય હતો એટલે જોગ થતો નતો જ્ઞાની પુરુષ સાથે હતા પણ અંતરાય એવો હતો કે જોગ થતો નતો હા પણ ગોખવાની જરૂર નથી કર્યું તો ફાયદો કે રસ્તામાં મારો સંભાળવા ચાલે છે હા તો છે નુકસાન શું થયું છે તપાસ કરી છે નુકસાન શું થવાનું છે બહુ વાંચન કરવાથી મન શક્તિ ઘટી જાય બહુ મનન કર્યાથી વિદ્યાસન શક્તિ ખલાસ બધા પાછળ રહેવાની જરૂર છે પાછળ રહેવાનું પ્રમાણ હારું ચોકડી વગાડી એ મેળા લાઈન વગાડી મને તો એકલો એક જ શબ્દ સાંભળું કે આમ કરવાથી મને શક્તિ કરે છે ખરી વાત વાંચતો નહીં પણ વાર્તા નથી કે એક ભર વાંચી અને ફરી વખત ક્યારે વારો આવે વખત દહ હશે રોજનો સલાહ આપે સારી એક દરો સલાહ આપે સારી ત્યાં દોડ્યા થાય ટકોરો બસ એમને વારે વારે એક દિવસ છે એક દિવસ બસ સલાહ તો એક વખત બસ છે રોજ સલાહ આપીએ તો પેલા મને એમ થાય કે આ હારું મશીન છે પાસે પાણી વળી છે આ ભૂત છૂટે હારું છે આ ભૂત છૂટે દુરુપયોગ કર્યો રોજ રોજ એમ હાથમાં ચીચી સીધા ભાઈ છું ભાઈ કરું છું એક તો વાંચવાનો અધિકાર અધિકાર આ ચાલ્યો તો કોગતર બોલી એ વાત બરાબર લાગે આ સલાહ ના કહેવાય સલાહ કહેવાય પેલો મોડે કલાક મારી જાતની ના બહુ થઈ ગયો આવે આ મારી તમારે મને કેવું નહીં પડે અરે તમારે પણ કેવું નહીં પડે એવું કે તમે કેમ લાગે બોલતા નથી બોલો બરાબર દાદા સમજો એવું કહો બીજા પુસ્તક બંધાય રેડાય શાસ્ત્રો નવીનતા ના છે જોઈએ જોઈએ મન છે તો મન હંમેશા જરાય જરાય ફરી છે કોણ સમજાવે મન જરાય કે ફરે છે હા ભલે ના બને વાત જુદી છે પણ ખોરાક તો જરાય કે પછી એમ નથી મળતું આપણું દરરોજ રૂમ જુદી હોય તે કલમ જુદો હોય પ્રિન્સિપાલ જુદો હોય અને એ રૂમમાં તેરો કલમ દરરોજ ક્યાંથી વાયટી કાઢું ના ગમતું હશે બીજાની બાબત એટલે મને થોડું અંગમ જુદી બદલે નહીં કરાવી રહ્યા પણ હાથ છોકરા રહેવા આપણે હિન્દુ રહ્યા પણ સંસારી કહેતી સારું નથી સારું મન તો બહુ નહીં નહીં મનનો સુકામાં લાવવા માટે હેતુ છે એમ કરીએ તો ઉપકારી થશે તો ઉપકાર થશે વાંચવાનો સુકામાં લઈ આવવાનો છે કે વાંચવાનો ટૂંકામાં લાવવાનો હેતુ છે કે જ્ઞાનનો આજે ટૂંકામાં આપણે જે કીધું તે વાંચવાનો ટૂંકામાં એ કરવાનું છે કે જ્ઞાન ને માટે વાંચવાનું તો આ સલાહ જેવું છે એટલે એક વખત સલાહ હોય આ પુસ્તક ના પુસ્તક બીજું નવરાશ પુસ્તક બીજું પુસ્તક ઘરમાં જ પુસ્તક લેવા તો સાર જોઈ લો સાર સાર જોઈ લો

આપડે દાદા આપડે કામ હોય કામ ચાર ભાઈ થઈ છે એ હાલ ગંગારામ પડેલું લઈ લે સારી છે હા સમજણ છે રતિભાઈ કે છે પણ ઝવેરી હોય તો ને નહીં તો કાકરા ભેગા કરી પુસ્તક પત્ર આવું વાંચવાથી થાય સલાહ મેં સલાહ આવું સલાહ તો જરા આ પછી નહીં ગણવાથી આ બગડી બધું આ જીવડી એને પુસ્તકમાં લખો દાખલો લોકો દાખલો કેટલો હટકાય છે આવા દાખલા અત્યારે આવા લખતા એટલે હટકાય એ દાદા આપે એક વખત સત્સંગમાં કીધેલું કે આ તો બધા બેરોમીટર છે હા પુસ્તક એટલે આપણું આ જ્ઞાન છે ને બેરોમીટર એટલે આપડે બરોબર છે તમે ફક્ત સ્ટડી માર્ક એટલે અમુક બાબત ની હોય તે આપણે કોઈ જવાનું ચાર બીજા આયોજન કરો તે દખલની આપણે મૂળ વાત કેમ છે મૂળ વાત મૂળમાં જવાબ આમાં શું માર્ક નાટક બોલી છોકરો હમો થતો હમો થઈ જાય છોકરા મારશે છોકરો હમો થઈ જાય છોકરો હવળી જતો પોતાની દશા માપવા માટે છોકરો હોય જાય તાવ ઉતરી ગયો હોય તાવ ચડે ના થયો હોય તમને તાવ ના જાય એ ના હોતા નથી વાપરતા પણ મજર મજર ચીજ ઘરનો ના હોય પછી અત્યારે ચીજ નહીં એમાં છોકરો મેજર થઈ ગયો ને છોકરો મેજર થઈ ગયો ને ગામમાં લાગે ગામમાં ગામમાં લાગ્યું આપણું વિઝિટ કાઢી આપણે આપણે કટાઈ રહ્યા છે કટાઈ રહ્યા આપણે કટાઈ રહ્યા છે એ ખબર પડે આવું અંતર તપાય અને અંતર તપ ખરાબ આવે જો કોઈ આપણે વિજ્ઞાન લીધેલું હોય તો તપ રહે અંતર કેવું કરે એટલે તમને ખાસ જરૂર છે જ્ઞાન સંસાર છે તપ કોણ આપશે તપ બાર કોણ લાગશે ભગવાન મારીને તપનો તપનો પાયો પૂરો કરવા માટે હાઈટ મિલ બિહાર ગઈ જવું પડ્યું આગે દેખવા કરનારી એક ભૂલીમાં જવું પડ્યું વચ્ચે તને પૂછ્યું મારે માટો મજા માગો અને અનારે દેખમાં પૂછ્યા આ ઘરે ફરી અને આપણે તુલસાઈ જગ્યા કરતા તો જનારે આપણે શું કરીએ હજુ લાલ નહોતી બની એટલે ઘેર બેઠા નારી એટલા બધા બોલી આ ઘેર મારે ઘેર બેઠા નહીં લાગતું પંખા નીચે એર કન્ડિશન રૂમમાં રસ રસ રોટીના જમણ હોય ચાલતા હોય ટેબલ ડિનર ઉપર અને અંતર તપ તમારે પહેલો સિગ્નલ યોગ થાય તો એવી ભાવના થાય છે કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા લક્ષ્ય વગરના બાણની પેઠે હતા પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે જાગૃત રહેવા યોગ્ય છે અને તે તે પ્રકાર ભાવિ જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોભ ભય સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોક છે એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે તથાપી અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે ભવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થનો આ જીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ જ એને આખા લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે એનાથી અને આપણે આપણે છે આ બધા જ્ઞાને કહીને આપણે જ્ઞાન વિચારે જ્ઞાની કરી વિસર્જન કરવા પડે આપણે ભાઈ જે બોલે આવે જોઈ જોઈ કાઢવા પડે સંભાવ નિકાલ જ્ઞાને કરી જ્ઞાને કરી ચોખ્ખા કરવા જ્ઞાને કરી વિસર્જન કર્યા પછી થાય અજ્ઞાને કરીને ઉભા કરેલા જ્ઞાને કર્યું હેતુ કર્યો છે જે પણ વિશેષપણે યત્ન લખવાનું બની શક્યું નથી અત્યારની માટે નિયમિત માની પ્રાપ્યમાન દુઃખો ને દ્રશ્યમાન માણસ પેલા કેમ આવતી હતી પોતાની દખલથી દુઃખને બોલાય બોલાય કરે બસ એ સંતોષ રિઝાલ દુઃખને કહે છે અહિયાં ઓળખતો નથી એટલે આ ચૂપ કે આ ચૂપ કે તને ખબર નથી ખબર નથી હા ખબર થઈ એટલે નહીં આવતી કહેતા હતા કે આવે છે ને જશે અને હવે તો જાય છે જાય છે ભગવાને કહ્યું દરેક જીવે પોતે પોતાનો દુઃખ ઉભો કરેલો છે દુઃખ આવી ગયો છે કાઢી નાખે છે એટલે પછી ઉભો કરતો નથી ઉભા કરેલો એનો નિકાલ કરે પાટલા ઉભો કરેલા છે જેમ જોડે કંટ્રાક કરેલા છે સોદાબારી કરી સાહેબ રામલાલભાઈ નથી આવતું કેટલા વર્ષે કુદા મારી નિત્યા સમજણ હતી ને હાથી સમજણ આવી એટલે જેમ છે એમ સમજી ગયો નિત્યા સમજણ હતી એ બોલા મારે ઉતા એક મિનિટ પણ દુઃખ હોય કોઈ એના દુઃખ પડે તે પછી પોતે ગોદા મારશે નહીં બોલતો શું કરે મારા કર ના ઉદય એ છટક મારી ગયા એ ઝટકી જાય છે ગુનામાં બરાબર કરના ઉદય કોણે ભગવાન મોકલ્યા કોણે મોકલ્યા મહારાષ્ટ્ર કે એટલે સ્થિર સંસાર સંસાર સ્થિર જ ગમે શું લેવા દેવા છે ચીમનભાઈ આપણે શું લેવા દેવા છે ચીમનભાઈ ને આપણે શું લેવા દેવા છે બરાબર એ રજા હવે તો ચીમનભાઈ ને ગમતો નથી સંસાર ચીમનભાઈ ને હવે ગમતો નથી સંસાર ના કે ત્યારે ગમતો હતો એ જ નહીં ગમતો એ જ નથી ગમતો સંસાર તે પોતે જાણે છે બધું એ પોતે જાણે છે ના ગમતો પણ એને સંદેક આપે છે મમતી જાય થઈ ગયો કે ને મારે ભાઈ પૂછે છે કે ચીમનભાઈ ને મારે શું ચીમનભાઈ અને મારે શું ચીમનભાઈ અને મારે શું લેવા દેવા અને આ ઉદય કર્મ ઉદય ઉદય કર્મ ને સ્વાદ ઉદય કર્મને આધીન અને સુખ અને દુઃખ તેમાં દુઃખ છે તે ગોદા મારીને ઊભું કરેલું તે આ બધી અવસ્થા અવસ્થા ના કહેવાય આ બધી જે આ દુઃખ આવે છે અગર તો દુઃખ ગોદામારી ઉભો કર્યો દુઃખ મૂળ દુઃખ આવ્યું ક્યાં છે દુઃખ ને દુઃખ રૂપે ગયું આ દુઃખ છે મેં માન્યું કે આ મને દુઃખ થાય તો એ દુઃખ માનનાર એ તો એક પૂતગલ નો પર્યાય છે કે દુઃખ ગોદામારી ઉભો કર્યો પણ ગોદામારી કેવી રીતે કોણે ઉભો કર્યો એટલે કાં પૂર્વક્રમ ને આધીન ઉભો થયો અને કાં એ સંયોગો ને આધીન ઉભો થયો એટલે મૂળ તો અવસ્થા ને બોલે બોલતું ગોદામારીને ઊભું કર્યું તે અવસ્થાને એમ કે છે ક્યાંથી ઊભું થયું ગોદામારી આપણે ભૂખ આપણે ઊભા કર્યા આપણે કઈ ઉભા કરેલા આપણે અવસ્થા થઈને અવસ્થા કુદરતી અવસ્થા થઈને અવસ્થા કરી દુઃખ ભોગવવું પડે એ પછી અવસ્થા વ્યવસ્થિત તાબે થઈ કે આ એક સંજોગો એવા આવ્યા કે ભોગવવું પડે પણ ગોદામારી ઉભી કર્યું એ વાત ઘર પડતી નથી એટલે કાં તો પૂર્વના અંતરાય કર્મના ઉભી થઈ એટલે ગોદા મારીને દુઃખ ઊભું કર્યું એ આપ શબ્દ વાપર્યો ને ગોદા મારીને દુઃખ ઊભું કર્યું એ પૂર્વના અંતરાય કર્મને લીધે થયું એવું એ માને છે ઉદય કર્મને એ ગમે તે અંતરાય કર્મ છે થયું ગમે તે થયું પણ આણ સમજણથી બધું થયું અંતરાય મંતરાય કશું અંતરાય બધા બગડ્યા હતા ક્યાં ગયા એકદારમાં મેં તમને જ્ઞાન આવી બીજા ક્યાં જતા રહ્યો અંતરાય મંતરાય કશું બધું હા ઘેર ગોદા મારી તકતીર કેસર કાઢી નાખી દુઃખ જ નથી જ્યાં પહેલે જ નક્કી કરીને પછી અહીંયા આગળ અહીંયા આગળ આવવાનું હોય છે પહેલે જે નક્કી કર્યા પછી અહીંયા આવવાનું હોય છે આટલી રૂમ આટલા છોકરા આટલી છોકરીઓ મહિને આટલું આવે પોતે કબૂલ કર્યા પછી અહીંયા આવવાનું એ કબૂલ કરવા એટલે પૂર્વ ભાવ નો થયો ને અંતરાય કર્મ ઉદય થયો ને પૂર્વ ના કર્મ ના આધીન થયું ને જયારે નક્કી કર્યું કે આ ઉમર થઈ થઈ ગઈ કે ભાઈ આ ભાવમાં ગયા પછી ક્યાં કુળમાં જન્મવું ક્યાં પરિવાર લાવવો કયું કમાવાનું કે કયું દુઃખ ભોગવવાનું પણ એ અંતરાય કર્મ આધીન પૂર્વ કર્મ આધીન થયું એ પૂર્વ કર્મના આધીન થયું ને પૂર્વના અંતરાય કર્મના આધીન થયું ને એ ઉદય કર્મ માન્ય તમારા પૂર્વકર્મ નતો એના આધીન હતું પણ માન્યતા લીધે દુઃખ ભોગવતા માન્યતા એ માન્યતા તૂટી ગઈ બધી ખોટી માન્યતાથી બધા માર માર કે ઉભું કરેલો વાંધો માણસ ગોદા મારે એવું તો કાચમાં પૂર્વકમ નો કશું દેવા પૂર્વકમ તો હોય પૂર્વકમ દુઃખ દેવા નથી આવ્યો પૂર્વકમ કોઈ પૂર્વકમ દુઃખ ના પૂર્વકમ તો હંમેશા માથા પ્રમાણ પાઘડી બાંધે માથા પ્રમાણે હા એટલે બધું દુખાય છે ને તો માથું નાનું પાઘડી આવડી હોય ત્યારે દુખાય ત્યાં ગોદા મારેલ તેથી પાઘડી મોટી માન્યતા કે પૂર્વના ઉદયકર ને ખરું સુખ અને દુઃખ માન્યતાના અધીન છે એ સમજ્યું એમને સુખ અને દુઃખ માન્યતાના અધીન છે પણ પૂર્વકર્મનું ખરું ને પૂર્વકર્મનો અંતરાય કશું ભગવાન ભગવાન અંતરાય નહીં હોતા જો હકીકત શું એમ કે છે તો હકીકત આ નિકાલી ભાવ કેમ કર્યો પૂરણ હતું તો આ ગલન થયું પૂરણ કરેલું તો ગલન થયું તો નિકાલ કેવી રીતે કર્યો થઈ જ જાય નિકાલ કરવાનો અર્થ શું પછી તો પછી તો પૂર્વનું નથી તો આ હકીકત શું કે છે નિકાલી કરવાનો કહેવાનો અર્થ શું એટલે પૂર્વનું કહેશો ને આપ સુખ દુઃખ પૂર્વના અંતરાય પૂર્વનું છે ને હા પૂર્વનું છે પૂર્વનું છે અવસ્થા ના ગોદા માં આટો બંધ થાય તો વાંધો નથી એ તો પછી એડજસ્ટ થાય ના થાય તો ગોદા એડજસ્ટ થાય એડજસ્ટ થઈ જાય બધું બરાબર તો ગોદા માં કોઈ દુખાડતું નથી ગોદા ના મારે કોઈ દુખાડતું હોય નહીં માથા પણ પ્રાગડી હોય બધું સાધન બધા મળી આવે ગોદા મારવાની બાબતમાં કઈ રહસ્ય છે એવું પૂછે છે શું રહસ્ય છે આ જગત આખું ગોદા માર માર કરે છે આખું ગોદા માર પોતાની અક્કલથી અક્કલ ના ઇસ્કતરા ચાલ અને અક્કલ નહીં અને અક્કલ કરે નકલ કરે અક્કલ નકલ કરે અક્કલ ગોદા એના અક્કલથી ગોદા માર આ અભિપ્રાય બંધ હોય જ એટલે આપડે એવું કે અમે ગોદા ના મારેલ કશું ના હોય આ જગત ઉભું ના ગોદા મારેલું આ જગત છે એટલે ગોદા ખરીદવું પડે શું કહ્યું ગોદા માર્યા ગોદા માર્યા એટલે અભિપ્રાય ભાઈ થયો એ વાત ગોદા અભિપ્રાય ઉભો થયો એ વાત આવી ને અભિપ્રાય ઉભો થયો ને અભિપ્રાય બાંધ્યો અભિપ્રાય બાંધ્યો અભિપ્રાય અભિપ્રાય બાંધ્યા ગોદા નામ આવ્યો તો કશું આવડી સમજણ થી અહંકાર નો દુરુપયોગ કરવો નમકોદા મારવા આવડી સમજણ અવળી સમજણ ને સૌરી સમજણ આ જગત ઉભું રહ્યું અવળી સમજણ થી બરાબર અને દુઃખ છે સુખ છે નહીં હિસાબ કરે સામાન છે પણ હવે સ્પર્ધા કરવા જાય તેથી દુઃખ ઉત્પન્ન થાય ઓને સો રૂપિયા મારે બે બે રૂપિયા હિસાબ જ લઈને આવ્યો હિસાબ લઈને આવ્યો શું કરવા અવળી સમજણ આવી થઈ વસ્તુ નથી અવળી ઉપયોગ સમજણ અને સવળી સમજણ જો એ લઈએ તો બુદ્ધિ નો ઉપયોગ કર્યો કેવાય ને એ ગણતરી લઈએ અવળી સમજણ અને સવળી સમજણ એ ગણતરી કરીએ તો બુદ્ધિ ઉપયોગ થયો ને તો બુદ્ધિ આવીને ઉભી રહી તો બુદ્ધિ આવીને ઉભી રહી ને છોકરાને કશું ઉપાધિ ના આવે છોકરાને એમની સમજણ દીધા આવે ગોદાના મારે બુદ્ધિ નો ઉપયોગ કરે કેવું ગોદા મારીએ ગોદા ખાવા પડે ગોદા મારી આખું જગત ગોદા ખાઈ રહ્યું એટલે દાદા જે કઈ આવે તેમાં જો સહજ થયા તો કશું નથી જે કઈ આવે તેમાં સહજ થયા તો કશું નથી જે કઈ આવે તેને જે કઈ આવે એમાં સહજ સુખ આવે દુઃખ આવે ગમે તે આવે પણ એમાં જો સહજ થયા સહજ સહજપણે જો એમાં રહ્યા એને નહીં એટલે બધા એવું છે કોઈ પણ સહયોગ વિયોગી સ્વભાવ તમે એમ સહાય કરો છો અને દુઃખ ને સુખ એટલે કલ્પિત વસ્તુ જૂઠી વાત છે બધી સર્જન જૂઠી વાત કલ્પિત વસ્તુ રોંગ બિલીફો છે જેના એક એકમાં દુઃખ લાગે છે એ બીજાને એમાં સુખ લાગે છે અનુકૂળ કલ્પના એ સુખ ને અનુકૂળ અનુકૂળ કલ્પના એ સુખ ને પ્રતિકૂળ કલ્પના એ ના એમ કલ્પના જ નથી કલ્પના રાતસાથીને કે આપડે એ કેવા ભાગે થઈ ગયો જબ જબ દુખ ભો ઘરેલા છે પોતે નો કુવા પૈસા તું કેન સમજે જો પોતે ડાયો થી દે રહે છે તો પોતે પોતે ડાયો થાય છે એ રીતે જવાનું મેન્ટલ હોસ્પિટલ આફુ જગત જ મેન્ટલ થઈ ગયું રાખવું મેન્ટલ કશાથી કે કોંકડા નાખીને બાસમતી નો ભાત ખાય છે અને ટેબલ ઉપર જમવા બેઠો હોય રસોઈ કે ચાર લડે ત્યારે પછી લડવું બધા ટેબલ પર જ લડે તો એટલે આ જીવડાનું શું કેવું મેન્ટલ હોસ્પિટલ તેથી હું તો બેતાલીસ સાલથી કેતો હતો કે જગતનું કન્વર્ઝન થઈ રહ્યું છે મેન્ટલ હોસ્પિટલમાં તે થઈ ગયું બાકીમાં ત્યાંથી ઓછું થવા મળ્યું હવે બાકી મને કર્યું આવી એક એક માણ મેં કર્યું પ્રાણલાલ ભાઈ કે છે ચાલીસ માં ગાંડા લોકો વધ્યા હોસ્પિટલ થઈ ગયું બાપ શું વાત કરતો હોય છોકરો શું વાત કરતો હોય તેની અમારી વાત જ ના પહોંચે વાત જ ના પહોંચે વાત વકીલ વાત ને વાત ના પહોંચે પછી ચીડાય ચીડાય અને ઇન્ડિરેક્ટ વાત એટલે ઇન્ટુ ઇન્વેટેડ તમારી વાત ડિરેક્ટ કનેક્ટ કરે લોકોએ લડવાનું બી થઈ ગયું જે વાત હતી તે ડાયરેક્ટ કરી નાખી કે સમજાયું એટલે લડવાનું બી થઈ આ ઝઘડા બધા પણ વાત આપણે કહ્યું હોય કે ભાઈ આ એવું છે ને એટલું ઇન્વેસ્ટમેન્ટ હોસ્પિટલ છે માટે આવું થઈ ગયું કારણ કે આજથી પચાસ વર્ષ ઉપર હોસ્પિટલો જોવા રહીએ ને તો આવા જ માણસ હતા બધા ફક્ત એ કર્યા કરતા એટલું વધારે બાકી વાણી વર્તન બધું આવું તો સમજવું પડશે તબિયત છે આપણે કરવાનો છે છોડીઓ ગયો હલ કરવાનું છે એને વારી થઈ ગયો પ્રશ્નો ખરી પડે વળી પાછા પ્રશ્નો ઉભા થઈ જાય છે એવું બને છે અહીંયા આવીએ એટલે પ્રશ્નો ખરી પડે છે અહીં આવી એટલે પ્રશ્નો ખરી પડે છે પછી ઉભા થાય છે બુદ્ધિ બહાર બુઠી થઈ જાય છે અહીં આવીએ એટલે બુદ્ધિ બુઠી થઈ જાય છે અહીં આવી એટલે બુદ્ધિ બુઠી થઈ જાય હા પણ મારું બોલ ને આણી દાદા પાસે વાતો હું કરતો નથી કરતો જેવું લાગે અધીરો એવું લાગે ખુલાસો ના થાય આપણી દુનિયા માલિક આપણે નાસી

જેમ જ્યાં જોવો હોય ત્યાં જુઓ ગ્રાતા દ્રષ્ટા પરમાનંદ બરોબર જાતના જ માલિક થયું છે ને કે દેહ ના હું માલિક કે મોગરા ના હું માલિક થઈ ગયેલો મોગરો કે <laughs> કેવો સરસ નીકળ્યો ક્યારે દુઃખ ના આવે એનો નામ નિવેડો જો આ નિવેડો કેમ કહેવાય દુઃખ કેમ કહેવાય બધા કહે છે ને આવું કરતા કરતા ઘણો પાલ લઈ ગયો પણ નિવેડો આવ્યો નહીં બધા સાધન કર્યા પણ નિવેડો આવ્યો નહીં સાધનમાં નિવેડો હતો જ નથી સાધ્યમાં નિવેડો નિવેડો સાધ્યમાં લોક સાધનમાં ફોર માલિક નહીં મોની બેઠા અને મારી બેઠા એટલે શું કરવા માલિક થયા શું કર્યું માલિક થયા બધા માલિક થઈ બેઠા જો આવી મજા પછી જો નાટક પૂરેપૂરું બંધાય છે ધોરા દાડા આપણું જાય એવું નાટક બંધાય ધોરા દાડા આપણું જાય એવું નાટક બંધાય ભલા આ કરતા શીખાતું બંધ થઈ જાય આ ગાડી ઉભી વખત ના ખબર પડે ખંભા કે ખંભા મન ગોઠે નહીં આવે ને દેખાય છે પહેલો હોય મન ફરી પહેલાની ઈચ્છા કરે પછી પેલા છે તે દેહ ના આધીન બધી ઈચ્છાઓ દેહ ના આધીન આધીન ઈચ્છા અને ફોરેન માં સિત્તેર વર્ષે પડે ડોસી ખોરી કાઢે ડોસી એક ખોરી કાઢે કેમ વાત કરતો નતો નેવું વર્ષે પણ ફોરેનમાં પરણે છે એસી ક્યાં વાત કરો છો નેવું વર્ષે પણ પરણે છે નાઇન્ટી વર્ષ નેવું નેવું નેવું વર્ષે પણ લોકો પરણે છે આપણે કપડા બદલવાનું સ્ટેશન આવશે તે સારું હા કપડા સરસ કપડા રહી નહીં તો કપડા થઈ જાય નહીં જૂના કપડા કેવા દેખાય નહીં ચલાવી લેવા પડે શું કરે બીજું ના ભલે તો એ લાગતો ને કે સાહેબ રવા ના કપડા આટલું પૂરો તારીખ ઓગણત્રીસ ચાર બ્યાસી કશ્યપભાઈની સામે વડાલા સાજા મારા જરા સુહાયા હતા બિચારા આ ભાઈને કે રહ્યા નહીં કરતા ચૂપ કરી એ ભાઈ એવી છે કુઠિયા વાડે એવી